પ્રગટ જ્ઞાનીનો સત્સંગ આ દાદાનો સંગ એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે કેવળ જ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી પણ આ કાળ એવો છે ને કે ત્રણસો સાઠ ડિગ્રી સુધીની પૂર્ણતાએ જવા ના દે જ્ઞાન તો એનું એ જ રહે પણ જે પ્રવર્તન રહેવું જોઈએ તે કાળને આધારે રહે નહીં આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે જ્ઞાની પુરુષ કોક દાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું જ્ઞાની પુરુષ એટલે એમને કશું જાણવાનું બાકી ના હોય સત્સંગ એટલે જ્ઞાની પુરુષનો વ્યવહાર જોવા માટે ભેળા થવું તે મુક્તિ માટે ભક્તિ કરવી ભક્તિ તો મુક્તિ માર્ગના સાધનો સાથે ભક્તિ કરીએ તો મુક્તિ માટેના સાધનો મળે જો કોઈ પણ ચીજનો ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં દેવગતિ માટે એવાનો સત્સંગ કામ આવે મોક્ષ માટે તો જે કશાનો પણ ભિખારી નથી તેનો સત્સંગ કરવો જોઈએ વ્યવસ્થિતને આપણે કહી દેવાનું કે સત્સંગ માટે રાહત આપજે તો તે તેવું ભેગું કરી આપે અને આપણે ના કહીએ તો ના આપે મહી તો પાર વગરનું સુખ છલકાય છે પણ બહાર તો જો સુખ માટે લૂંટ ચલાવે છે અને તે પણ કપટથી ગમે તેમ કરીને સત્સંગમાં જ પડ્યા રહેવા જેવું છે ને નહીં તો ઘેર પડ્યા રહેવા જેવું છે પણ એક ક્ષણ કુસંગને અડવા જેવું નથી એ તો ઝેર સ્વરૂપ છે આપણી મહેનત નક્કામી ના જાય દાડા નક્કામા ના જાય અને સત્સંગને ભાગે રહેવાય એવું કરવું જોઈએ આ સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઈ ગયું આખા જગતને કુસંગનો ભીડો રહ્યો છે મંદિરે કે ઉપાશ્રયે જવાતું નથી વ્યાખ્યાનમાં જવાતું નથી અને એના માટે કળાપો અજંપો કરે ખરા કે ઘણું એ આવવું છે મંદિરમાં પણ અવાતું નથી કારણ શું તો કે કુસંગનો ભીડો છે તેથી એ જવા દેતું નથી અને અહીં આપણે તો સત્સંગનો જ ભીડો અને કેવું જગત વિસ્મૃત રહે બધું ફરજિયાત હોય પણ ફરજિયાત સત્સંગ હોય તે ગજબનો પુણ્યશાળી કહેવાય અને પાછો તમને અલૌકિક સત્સંગ મળે છે બહાર બધે જગતમાં ફરજિયાત કુસંગ છે હવે ફરજિયાત સત્સંગ આવ્યો ફરજિયાત સત્સંગને વળી ઘેર બેઠા આવે સત્સંગમાં ચળવિચળ થયા તો ભારે જોખમદારી આવી પડે વ્યવહારમાં ચળવિચળપણું ચાલે આ ધર્મમાં તો ચળવિચળ થયો તો આત્મા ખોઈ નાખે આવરણ લાવે જગતનો નિયમ છે કે સત્સંગ જ્યાં રોજ કરતા હોય ત્યાં દસ પંદર દાળે એ જૂનો લાગે પણ આ જગ્યા જ્યાં પરમાત્મા પ્રગટ થયા છે ત્યાં સો વર્ષ બેસો तो ए सत्संग नित अनेरो लागे रोज रोज नव लागे भगवाने कहू के ज्या परम ज्योति प्रगट थी त्या सत्संग करजो बहार तो धोतियो पांच दिवस पहरे ने पछी कंटाळे तेवू लागे बहार तो बोधवासित लागे वासना वालो भगवाने कह के ज्या तीर्थंकर के आत्मज्ञा हो त्या बोध निर्वासनिक होय બાકી તેમના પછી તો બોધ વાસિત જ હોય કિંચિત માત્ર પણ જેને સંસારની વાસના છે તે બોધ વાસી કહેવાય વાસનાવાળો બોધ કહેવાય આવો બોધ આપે ત્યારે પોતે મોટા થવાની વાસના હોય જ્ઞાનીઓ ના હોય ત્યાં સુધી વાસનાવાળા બોધનો આધાર હોય એટલે કે વાસિત બોધનો આધાર હોય પણ આ જ્ઞાનીઓ થાય ત્યારે નિર્વાસનિક બોધનો આધાર મળે અને તેથી જ મોક્ષ થાય અહીં સત્સંગમાં મહાત્માઓ એકબીજાનું કામ કરે પણ અભેદ ભાવે પોતાનું જ હોય તેમ આ બાર બોધ વાસી નહીં પણ વાસિત વાસી તો મોડો પણ પછે પણ આ તો વાસનાવાળો જ્યાં વાસના નથી ત્યાં મોક્ષ થાય વાસના બોધ બે પ્રકારના પરભાર્યા માટે વાસના કરે એને સારી કહે પણ પોતાને માટે કરે એને માટે તો ભગવાને પણ ના કહી સાચા દિલથી વ્યાખ્યાનમાં સાંભળવા ગયા હોય એને અભ્યુદય ફળ મળે સાચા દિલથી સાંભળનારા વ્યાખ્યાનકારોની ભૂલ ના કાઢે અને વ્યાખ્યાન આપનારાની સાચા દિલની ઈચ્છા મહાવીરની આજ્ઞા પાળવાની છે ને સાચા દિલની સાંભળવાની ઈચ્છા એનો મેળ ક્યારે બેસે કે ક્યારે પણ ભૂલ ના કાઢે તો આ તો ઓવરવાઇઝ થયેલા એટલે ભૂલો કાઢે છે બહાર ગમે તેવો સત્સંગ હોય બુદ્ધિને ગમે તેટલું કહીએ કે શ્રદ્ધા રાખ પણ બુદ્ધિ કેટલું માને ત્યાં આગળ મન બુદ્ધિ બધા છૂટા પડી જાય જ્યારે અહીં તો બુદ્ધિ સામેથી શ્રદ્ધા રાખે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બધાએ એક થઈ જાય જ્યાં આ બધા એકમત થઈ જાય ત્યાં મોક્ષ ઊભો છે કવિરાજ શું ગાય છે આ દાદા માટે પરમાર્થે સત્સંગ દેતા પોતાના પૈસા ખર્ચી જગહિતે ગાળી કાયા જોતાના ઠંડી ગરમી નવનીત આ લોકોએ ક્યાં ઠંડી ગરમી જુએ છે ચાર વાગે ઉઠીને માં છે તે બાબા માટે પૌઆ વઘારીને નાસ્તો બનાવે છે તે કહેશે કે મારા બાબાને નિશાળે જવું છે તેથી બનાવું છું બાબાને સવારમાં નાસ્તો તો જોઈએ ને ત્યારે બાબો કહેશે આવું ને આવું શું રોજ રોજ બનાવો છો હા જુઓ લોકોએ કંઈ ઠંડી ગરમી જુએ છે છતાં કરેલું બધું જ અલેખે જાય છે શક્તિ બધી અવળે રસ્તે વેડફાઈ રહી છે ના મોક્ષનું કામ થાય કે ના સંસારનું કામ થાય ઘરમાંય કોઈ જશ આપે નહીં ને ઉપરથી કહેશે કે આ તો આવી છે આ તો તેવી છે નરે અપજશના જ પોટલા મળ્યા કરે સત્સંગમાં દાદાના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઈ કહેવાય અને ત્યાં જતાં હરકત રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય અહીં સત્સંગમાં બેસીને જે કંઈ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઈએ એ જ પુરુષાર્થ છે જ્ઞાન પોઈન્ટ ટુ પોઈન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઈએ સત્સંગ કરતાં સૌથી સહેલો રસ્તો એ કે દાદાને રાજી રાખવા તે અમારો સંગ ના મળે તો અમારા વાક્યોનો સંગ તે બધો સત્સંગ જ છે સત્સંગ એટલે શુદ્ધાત્માના રિલેટિવનો સંગ બીજા કોઈનો સંગ કરવા જેવો નથી પછી તે સાધુ હોય સંન્યાસી હોય કે ગમે તે હોય આપણે તો અહીં માલ જોઈ લેવાનો પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી શુદ્ધાત્મા ગાય ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા જ જોઈએ ને પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય જેને ત્યાં આ દાદાની આરતી ઉતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે આરતી એ તો વિરતી છે જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય પોતે તો શુદ્ધ થતો જાય અને ઘરના બધા છોકરાને બધાને ઊંચા સંસ્કાર મળે આ આરતી બરાબર બોલાય ને તો ઘેર દાદા હાજર થાય અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખું એ બગડી જાય પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય તેનાથી તો શું થાય કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય આ આરતી વખતે તમને જે ફૂલાં ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ જગતમાં કોઈને દેવોના ચઢાવેલા ફૂલા ચઢતા જ નથી આ તો તમને ચડે છે એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે તેને કોઈ ડાઘ પડે નહીં પણ તે જ્ઞાની પુરુષ મળે અને અસંગ આત્મજ્ઞાન એટલે કે દરસલ આત્મા પ્રાપ્ત કરાવી આપે તો નહીં તો આ સંસારમાં તો જે જે ક્રિયા કરીશ તેનો મેલ ચઢ્યા વગર રહેશે જ નહીં અને મોક્ષ મળશે નહીં માટે જા પહોંચી જા જ્ઞાની પુરુષ પાસે